નિકાલ કરી નાખો દાદા આપણી પાસે આવ્યા પછી જ્ઞાન લીધા પછી આત્મા ગ્રહણીય થયો અને આખો વ્યવહાર બધો નિકાલી થયો એ જે વ્યવહાર નિકાલી થયો એટલે પછી હવે કયો વ્યવહાર છે કે જેને ડેકોરેટ કરવો પડે કે જેને હવે એનો બોર્ડ મારવા પડે કે આવો આવો આવો હે ગજબની વાત એ નીકાળી દેવા તો પ્રહલાદભાઈ એમના કારખાને જઈએ અને કારખાને ગોલ મારી દે તો અમને સમજાણીએ કે નિકાલ નિકાલી દેવા તમને પૂછે નહીં વ્યવહારમાં જુઓ છે હા વ્યવહારમાં કેટલું ભૂતે હોય એ વ્યવહાર ગમે તે રીતે ત્યાં રીત ગમે તે હોય પણ વ્યવહારની રીત તો અહીંયા મળી સંભાવે નિકાલ કરવો એ તો દાદા પાસેથી મળ્યું ત્યાં ડાયરેક્શન મળી હતી પણ રોડ પ્લાન નહોતો મળ્યો પ્લાન નહોતો મળ્યો માર્ગ જ આમાં કાઢવા ભગવાને નાખે પેલા આમાં ગયા તીખામ કઈ પડે ગયા તીખામ આત્મા ભણી આત્મા એટલે માર્ગ આખો મુજેલો છે શું અને થોડા ઘણા શાસ્ત્ર નવા લખેલો તે મુજેલા છે નવા લખેલા નવા લખેલા પેલા દુકાનમાં બધા એ થઈ ગયું ને તે બધા આચાર્ય બીજા મૂકી બધા ભૂજાઈ નાખે દાદા પણ કેવો ઉપકાર એ પુરુષ એ પુરુષનો કેવો ઉપકાર કે દાદા મહાવીરે જે કહેલું પચીસો વર્ષ પહેલા જે કહેલું એ આ પુરુષે અનુભવમાંથી પાછું કહ્યું એકડો પાછો અમને ભણ અમને બતાવ્યો એકડો બતાવ્યો કે આત્મા છે કોઈ દાદા બોલતું નહોતું એવું પેલા આ એકરાની વાત બધું કરતું આત્મા છે એવું નહીં પણ આ બધો વ્યવહાર અમનો જે છે કર્મ કર્મકાંડ ખોટું છે બાજુ આમ ચાલો એવો સરળ રસ્તે વાત દેખાડી હતી અમને દેખાડી તે બાજુ ભર્યા સાથે ખબર ને મહાન ઉપકારી કર્મ કર્મ છોડ્યા તેથી પેલા પેલા થયા હા સંપ્રદાય વાળા અને દાદા એ કરતા ભોગતાની ઘટમાળ માંથી છૂટવું કેવી રીતે એ આ આજ્ઞાની આ ત્રીજી ચોથી આજ્ઞામાંથી બતાવ્યું એ જે રોડ પ્લાન એને કહીએ દાદા અમે ખરી વાત ખરી વાત મોટું પુસ્તક લાવજે દહીં આપજો કેટલાક લોકો મને પૂછે છે મને કહે આવું માગે આપો ને ભાઈ વિચાર આપો ને એમને કયો આંતરણ બન્યો છે કે ગેસ આ આ તો બોંધો ભગવાનના ઘરમાં બાંધેલો આ તારો નહીં બાંધો આ વ્યવહારનો બાંધો ઘરમાં ના રાખે છતાં જૈનો છે તો બાર હોટલો બધા ખાય નહીં રાખે કરે અને હમણાં સાધનો વિચાર નહીં કે ચાકવા નહીં મેં કહ્યું એનું દહીં મારા દહીં આપજો ફળમાં ફળમાં આચરવા આપજો સારું ગયું તે આપજો તમે જૈન તરીકે રહ્યા છો અમે એમને થોડું નફરત લાગે ને એમની જરા આરામ રહ્યું ત્યારનું ઘેર ઊંઘા રાખે અથડાણો એક જીભ લપાકા મારતી હતી તારી પણ ક્યાં બોલ્યા બધા હમઝન પડે છે બધા જેને મળે આપજો મહારાજ માગે એવું તો ઘી માગે ઘી આપજો શું એટલે બીજું કશું બહાર બહુ સરસ ચીકણી માગે ચીકણી શત્રુમુન પૂછ્યું શું કરો છો સવારથી મળીને સવારમાં થશે ચા વાળી લાવીએ છીએ વાળી લાવું છે પછી થોડી વાર જમવાનું વાળી લાવું એટલે આ જ્ઞાન દર્શન સારી શકે નથી થઈ જાય તારો જે બીજું ખાય કરવું નથી પણ આ સિગ્નિફિકન્ટ ના હોય છે શું કહ્યું ચાય ના હોય છે પણ છતાં ચાય લાગતો કરવી પડે પણ સિગરેટ ના તમાકુ પેટતી રહી શકે સમાગમમાં સમજવું વિશેષ ઉપકારરૂપ જાણું છું તો પણ કિંચિત સમાધાન અર્થે યથાર્થ હોય એટલે બધા ધર્મવાર વાંધો ના પડે શું પ્રમાણ દુભાવે કોઈનું દુભાવે આ તો મહારાજ ની વાત કરીએ પણ મહારાજના રૂબરૂ આવી ના કરીએ ની વાત તો આપણે વાસ્તવિકતામાં કરીએ છીએ વ્યવહારમાં ના કરીએ વ્યવહારમાં કઈ ભાઈ આ બધું છે આમાં જ કરવું છે શું કરવું આ તો વાસ્તવિકતાની વાત બે વાત જુદી જ હોય હંમેશા વાસ્તવિક અને વાસ્તવિક વાત વાસ્તવિકતા સનાતન સનાતન વાત વ્યવહારની છે તે બદલતી વાત પછી બીજા પ્રશ્નના ઉત્તર પ્રશ્ન જ્ઞા આરાધક સ્વાધ્યાય જ્ઞાનથી મોક્ષ છે કે શી રીતે ઉત્તર જરા ફરીથી વાંચો કથારૂપ પ્રત્યક્ષ સદગુરુને યોગે જીન આજ્ઞા અર્ચના દ્રઢ આરાધનથી જીનાજ્ઞા યથાર્થ સમજાય યથાર્થ પ્રતીત થાય અને યથાર્થ આરાધાય તો મોક્ષ થાય એમાં સંદેહ નથી એટલે યથાર્થ રીતે સમજવાની વાત છે જીનાજ્ઞા યથાર્થ રીતે સમજવાની વાત છે એ એક એક અપેક્ષા એ સમજવાની નહીં એકાંગી સમજવાની નહીં યોગ્ય રીતે સમજવાની હાજી જીનાજ્ઞા જીનાજ્ઞા જીનાજ્ઞા શું છે મહાવીર ભગવાનની હા મહાવીર ભગવાનની આજ્ઞા હા એટલે જીનાજ્ઞા સમજાય તો કામ નહીં જાય આજ્ઞા જાણતા આજ્ઞા જાણતા હા જપ તો કઈ કરવાનું જોઈએ ઘી નાખીને તેજ પાડી તો પાર ના આમ ક્યાં કરી બસ ઊંધું કર્યું પ્રશ્ન જ્ઞાન પ્રજ્ઞાએ સર્વ વસ્તુ જાણેલી પ્રત્યાખ્યાન પ્રજ્ઞાએ પચક છે કે પંડિત કહે છે ઉત્તર તે યથાર્થ છે જે જ્ઞાને કરીને પ્રભાવ પ્રત્યેનો મોહ ઉપશમ અથવા ક્ષય ન થયો તે જ્ઞાન અજ્ઞાન કહેવાય યોગ્ય છે અર્થાત જ્ઞાનનું લક્ષણ પ્રભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે છતાં જ્ઞાન અજ્ઞાન ને જ્ઞાન મારીને કરાવી જ્ઞાન હા અત્યાર સુધી અત્યાર સર્વ વસ્તુ જાણેલી પ્રત્યાખ્યાન એ પચખ્ય તે પંડિત કહ્યા છે ઉત્તર તે યથાર્થ છે જે જ્ઞાને કરીને પ્રભાવ પ્રત્યેનો મોગ ઉપસમ અથવા ક્ષય ન થયો તે જ્ઞાન અજ્ઞાન કહેવાય છે અર્થાત જ્ઞાનનું લક્ષણ પ્રભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે એક એક વાક્ય અંદર સુધી બધી જગ્યાએ લાભ છે તેમાં કયો લોકોને આ લોકોને લાભ આવતો રહી જતો છે તે ગાડી આ બાદલાપુર પર ચડાવી કયો લાલવાટો જોવા ના આવ્યો બધું જ વાંચે નકામાં આવા જ્ઞાની પુરુષ આગળ ધરવા શું કહું જય સચિદાન યથાર્થ છે એકાંત ક્રિયા માને તેને મિથ્યાત્વી કહે છે ઉત્તર તે યથાર્થ છે પ્રશ્ન ચાર કારણ મોક્ષ જવાને મોક્ષ જવાને કહ્યા છે તે ચારમાંથી એકે કારણ તોડીને મોક્ષે જાય કે ચાર કારણ સંયુક્તથી ઉત્તર જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ એ ચાર કારણ મોક્ષના કહ્યા છે તે એકબીજા અવિરોધપણે પ્રાપ્ત થાય મોક્ષ થાય આપણે અવિરોધ પણ પ્રાપ્ત થાય ચારે કારણ એટલે મેળવી લે આપણી વાત જ્યારે મેળવી હા છેવટે મેળવી જે પ્રાપ્ત થયેલું છે આપણે ભગવાન ના શાસ્ત્ર જોડે પણ મેળવી મેળવી પણ એ ક્રમિક છે કાળમાં રાખીને એટલો બાર બાર બાદ કરી મેળવી તો બરોબર આવે છે આ મેળવવામાં મૂળ વાત છે દાદા મૂળ વાત મૂળ વાત પ્રશ્ન સંકિત આધ્યાત્મની શૈલી શી રીતે છે સંકિત અધ્યાત્મ ની શૈલી શી રીતે છે ઉત્તર યથાર્થ સમજાય પ્રભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મ માર્ગ છે યથાર્થ સમજાય પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મ માર્ગ છે પ્રશ્ન સંકિત આધ્યાત્મની શૈલી શી રીતે છે સંકિત આધ્યાત્મની શૈલી શી રીતે છે નિવૃત્તિ કરતો એ સંકેત આધ્યાત્મિક કહેવાય અધ્યાત્મ એટલે આત્મા સન્મુખ થવું પડે હજુ પામ્યા નથી કઈ પામે સન્મુખ થયા પેલા પામી ગયા પેલા પામી ગયા બધી બધી વાંધના તોડી અને આત્મા સન્મુખ થવાની વિચાર આવ્યો એ અધ્યાત્મ એ અધ્યાત્મ આ બધા અધ્યાત્મ કે છે લૌકિક અધ્યાત્મ અમારે થયા નહીં આ બધા બુમા પાડે અધ્યાત્મ જેવી વસ્તુ જ નથી આત્માના સન્મુખ કેટલા આત્માની સન્મુખ આત્માની સન્મુખ કાર્ય જેટલી જેટલી નિવૃત્તિ થાય તેટલા તેટલા સમ્યક અંશ છે જેટલી જેટલી નિવૃત્તિ થાય તેટલા તેટલા સમ્યક અંશ છે સમ્યક અંશ છે અને આ નિવૃત્તિ લોકો ડિસાઇડ થયા પછી ને અઠાવન હા અઠાવન પછી રિટાયર થયા પછી નિવૃત્તિ હોય છે ને સમ્યક અંશ કે છે રિટાયર થયા પછી ના દાદા એ જરા એ જરા સમજાવો જેટલી જેટલી નિવૃત્તિ છે એટલા સમ્યક અંશ છે આત્યંતિક નિવૃત્તિ યથાર્થ સમજાય પ્રભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મ માર્ગ છે જેટલી જેટલી નિવૃત્તિ થાય તેટલા તેટલા સમ્યક અંશ છે નિવૃત્તિ પરભાવ પ્રત્યે પરભાવ પ્રત્યે બધી ના થઈ જેટલી થાય એટલા અંશ છે વાણ્યા ને વાણિયા છે તારા એ બી સમજે કે વાણિયા વાંચવાના છે એટલે રૂપિયો ના હોય તો એસી પૈસા એસી પૈસા થી ચલાવી લે અને પેલા રૂપિયો ના હોય તો આવતી રીતે આવી હતી પાછું અને એસી પૈસા લઈને ફરી રખડી એ પૈસા લઈ લે પાંચ પૈસા યાદ ના આવ્યા પૈસા રખડ્યા ઘર રૂપિયો કરે અરે એટલે રાવણ નું રાજ ગયું ને વાણિયા નતર પ્રશ્ન પૂતગલ સે રાતો રહે છે ઇત્યાદિ એના ઉત્તર પૂતગલમાં રક્તમાનપણું તે મિથ્યાત્વ ભાવ છે પ્રશ્ન અંતરાત્મા પરમાત્માને ધ્યાવે ઇત્યાદિ ઉત્તર અંતરાત્મપણે પરમાત્મા સ્વરૂપ ધ્યાવે તો પરમાત્મા થાય આ તમારું આ અંતરાત્મા પરમાત્મા સ્વરૂપ ધ્યાવે છે આ વાક્ય તમને ફીટ થાય બહારના લોકો ફીટ કરવા પડે છે તમારા અંતરાત્મા રસ્તામાં આવ્યા અંતરાત્મા કેમ ઇન્ટિગોલમેન્ટ કેમ કેમ સુધાર્થમાં નહીં ત્યાં બાર ફાયદો ફાયલો છે ત્યાં સુધી સિદ્ધાર્થમાં ફાઇલ ના હોય શુદ્ધાત્માને ફાઇલ ના હોય એટલે ફાઇલો નિકાલ થાય એટલે ભૂલ ગવર્મેન્ટમાં એટલે આ તમારે શું ધ્યાવાનું આ ધ્યાવાનું રહ્યું અંતરાત્મા અંતરાત્મા પરમાત્મા સ્વરૂપ ધ્યાવે એટલે આ ફાઇલ ના હોય ત્યારે ધ્યાવાનું બે કામ તમને ફાઇલ ના હોય ત્યારે શુદ્ધાત્માનું ધ્યાન રાખીએ તમે હેલ્પ અંતરાત્મા પણ એ પરમાત્મા સ્વરૂપ ધ્યાવે તો પરમાત્મા થાય પ્રશ્ન અને હાલ ધ્યાન શું વર્તે છે ઉત્તર સદગુરુના વચનને વારંવાર વિચારી અનુપ્રેક્ષીને પ્રભાવથી આત્માને અસંગ કરવો તે પ્રશ્ન મિથ્યાત્વ આધ્યાત્મની પ્રરૂપના વગેરે તમે લખીને પૂછ્યું કે તે યથાર્થ છે કે કેમ અર્થાત સમકીતિ નામ ધરાવતી સમકીતિ નામ ધરાવી વિષયાદિની આકાંક્ષાને ઉદ્ગલ ભાવને સેવવામાં કંઈ બાદ સમજતા નથી અને અમને બંધ નથી એમ કહે છે તે યથાર્થ છે કે કેમ મિથ્યાત્વ અધ્યાત્મની પ્રરૂપના વગેરે તમે લખીને પૂછ્યું કે તે યથાર્થ છે કે કેમ અર્થાત સમકીતિ નામ ધરાવી વિષયાદિની આકાંક્ષાને ઉદ્ગલ ભાવને સેવવામાં કંઈ બાદ સમજતા નથી અને અમને બંધ નથી એમ કહે છે તે યથાર્થ છે કે કેમ ઉત્તર જ્ઞાનીના માર્ગની દ્રષ્ટિએ જોતા તે માત્ર મિથ્યાત જ મિથ્યાત્વ જ કથે છે ઉદ્ગલ ભાવે ભોગવે અને આત્માને કર્મ લાગતા નથી એમ કહે તે જ્ઞાનીની દ્રષ્ટિનું વચન નથી વાચા જ્ઞાનીનું વચન કરે વાચા જ્ઞાની આપણે તો ભોગવે છે એ ભૂતગલ ભાવ નહીં ભોગવતા હા પોતે આત્મા આત્મભાવ છે હું પ્રાણલાલ છું તો ભૂતગલ ભાવ હું પ્રાણલાલ છું ભૂતગલ ભાવ જોખમદારી ના લઈએ મતો આવ્યું ને જ્ઞાનીના દ્રષ્ટિએ જોતા તો તે માત્ર મિથ્યાત જ કહે છે પૂજલ ભાવે ભોગવે અને આત્માને કર્મ લાગતા નથી એમ કહે તે જ્ઞાનીની દ્રષ્ટિનું વચન નથી વાચા જ્ઞાનીનું વચન જૈન પૂતગલ ભાવ ઓછો થયે આત્મધ્યાન પરિણમશે એમ કહે છે તે કેમ ઉત્તર તે યથાર્થ કહે છે શું કહેવામાં જૈન પૂતગલ ભાવ ઓછો થયે આત્મજ્ઞાન આત્મધ્યાન પરિણમશે એમ કહે છે તે કેમ તે યથાર્થ કહે છે આ એટલે આ જે પૂતગલ ભાવ છે હું જૈન છું હું વૈષ્ણવ છું એ વૈષ્ણવ વૈષ્ણવ પૂતગલ ભાવ એને જૈન પૂતગલ ભાવ હોય જેને જે ગણ આપતો હોય તેના પૂતગલ ભાવ હોય કે નક્કી <coughs> પૂતગલ ભાવ એટલે શું જે ધર્મ આપતા હોય તેના જે માન્યતા હોય તેનો આગ્રહ હોય એ માન્યતા નો શું કરું આમ કરાય ને આમ ના કરાય આમ કરે પછી તીરની પાસે ડન થાય ટિકિટ પેલો જઈને પૂછું હમ થાય કે હા આવું ના થાય આપણે એટલે હું પૂતગલ રેડ લેતું હતી પૂતગલ ભાવ ખ્યાલ જૈન પૂતગલ ભાવ ખપાવાનો જૈન પૂતગલ ખપાવાના છે ત્યાં બધા ભેળ છે બધા મંદિરો ફેરાઈ કરીએ શું કહીએ કારણ જૈનના પૂતગલ જે મુસલમાન મોલ બગડેલું હોય એ નિકાલ કરવા બાકી રહ્યો માટે હાડો નિકાલ કરીએ શું પછી ત્યાં શિવ હોય કે વિષ્ણુ હોય પછી સીડ રહ્યા પછી એ દાદા આપણે ઓપરેશન ઔરંગાબાદ માં કર્યું હતું મસ્જિદમાં લઈ ગયા હતા અને અહીંયા અને રૂમાલ પહેરી કેમ દાદા પાલિતાણામાં ની જગ્યામાં પણ આ પહેલા લઈ જાઓ છો પૂતગલ ભાવ કાઢવા પૂતગલ ભાવ કાઢવા માટે તમારી જે ખેંચ્યો છે ને તે કાઢવા આમ હોવું જોઈએ ના આમ ના હોવું જોઈએ આત્મા તેવો નથી આત્મા બાદ બાજુ આત્મા બાજુ ખેંચમાં આત્મા આવતો નથી આ તો જ્યાં આગળ જે જ્યાં જે કોલેજ હોય તે કોલેજના કાયદા હોય તે કાયદા કઈ વરગડવાની ચીજ નથી <laughs> દાદા આપણે દ્રષ્ટાંત આપ્યું કે મોક્ષ માર્ગ ની અંદર સીડીઓ લઈ લઈને નહીં બેસવા દે તો બધા નહીં તો નિસણીઓ લઈ લઈને જઈએ ઉપર જે નિસણી ચડ્યા તે નિસણી લઈને જઈએ આ વાત જીવી સમજાય જૈન માન્યતા જૈન ભૂતગલ ભાવ વૈષ્ણવ માન્યતા વૈષ્ણવ ભૂતગલ ભાવ તથા વૈષ્ણવ હતા ને હર તેરા સમાજ ભગવાન લસે કરે કારણ કે જે ચીડ હતી છૂટી ગઈ કારણ કે એમને ભાઈ ભડકાયેલા છે મમાથી હાથી આવે ને તો હાથી રીતે મરી દીધો પણ જૈનના ડેરા ધૂમ ના ભડક નીકળી જાય ભડક નીકળી જાય જો હાથી સર કહીએ વાત આવડો મોટો સાહેબ વિચાર તો કરો તો કે જૈનનું ડેરા થઈ જવાનું કરી આપણને નિયમની મસ્જિદો થઈ જતી નથી એનું કારણ શું કે ડેરેસરમાં જાય જાય એના જાણવામાં આવી જાય એ ભગવાન ક્રિએટર નથી હા ભગવાન ક્રિએટર નથી એ એનો ગણમંત્ર આપણે તો ક્રિએટ કે આ કયું હાથ કે એટલે જવા જવાનું જ નહીં હા હા એટલે સહેજાનંદ સ્વામી કહ્યું પુસ્તકમાં લખેલું હજુ છે સત્સંગી હરિજન આપણા સત્સંગી અખાને કબીરાને અને દહેજને કુસંગી જાણે છે અને તેમનો સ્નાયડો પણ ના લે એ કઈ મારા એ વિચાર ના થયું નહીં આ તો કોલેજના કાયદા છે હા કોલેજના કાયદા છે કાયદા નહીં તો ગેટા જતા રહે પાછા મા પ્રાણે ટીવી ટીકાઈ લાવ્યો હોય તર ધ્યાન હતા કે આ મહાડ્યા બીજી જગ્યાએ અમને એવું કહે છે ધ્યેય કર્યા કહ્યું એવું કહી દીધું ધર્મ પાળવો જતો જ્યાં ત્યાં જે ધર્મ પાળવો છે કાયદા કોલેજ અમને અમને તો કાયદા બાંધેલા અમને તો કાયદા વાંચતો હોય પાછું ટીહી ટીહી કરવું પડે આપણે મોટા કાનક પાછી થાય બેઠા હોય રામજીભાઈ ત્યાં કઈ કાલે દેખાયા મોટા હોય ને કારણ કે આના ટીકી ટીવી ના કરતી આવશે ને ફરી એટલે એ ટીક આ લોકોના તો મન ચિત્ત તો પૈસામાં થ્રીમાં બે માં છે બીજી કોઈ જગ્યાએ નથી ધર્મભરમાં છે જ નહીં આ તો ધર્મ પડ્યા હતા આપણે ધર્મ ધર્મ કશું નથી આ બહાર જે કંઈ કરતા હોય ને મનની એકાગ્રતા શાંતિ માટે મનની એકાગ્રતા એમાં ધર્મ જેવી વસ્તુ મનની એકાગ્રતા કરવા માટે શાંતિમાં શાંતિ ટકા શાંતિ કોણ કરે અશાંતિ નો જ્યાં રોગ કસી ગયો હોય એ શાંતિ દવા ચોપડે એકાગ્રતા રોગ ચોપ થઈ ગયો હતી એકાગ્રતા દવા ચોપડે મને એકાગ્રતા ના થઈ ગયો મને એકાગ્રતા દાસ કરતો બોલીએ એકાગ્રતા ઝટકો દા એકાગ્ર હું તો કહી દઉં પેલા મને કહે આટલા કલાક ચાર કલાક એકાગ્ર પણ તું વ્યગ્ર છું તેથી તું રોગી જ છું માણસ આ રોગ કેવાય કરું બીજું શું કહેવાય <laughs> રોગ છે તે એકાગ્ર મજૂરો કેમ કરતા દેખાય બોલાય ના વાંધો નહીં <laughs> રોગીશ ને ખરાબ બધું ખરાબમાં પણ રહેતા રેકા કરતા પછી હારા રહે છે દાદા ત્યાં એ ત્યાં એકાગ્રતા થતી જ નથી એમને પણ મનની એકાગ્રતા થતી જ નથી કારણ કે મનમાં વ્યગ્રતાનો રોગ લાગુ જ છે એટલે એકાગ્રતા થતી જ નથી એ પણ એમ જ કહે છે પાછું કે મનને એકાગ્રમાં રાખવું હોય તો વ્યગ્રતાના કારણો બધા મૂકીને આવો તો એ એટલે એ પણ કાંઈ મળતું નથી એમાં એ એકાગ્ર કદાચ અકસ્માત થોડી બે ચાર પાંચ મિનિટ થતું હશે પણ પાછું ક્યાંક કૂદીને અમેરિકામાં જાય ને દુકાનમાં જાય ને બધે જાય છે કૂદીને જાય છે જગતદારનું જબરદસ્ત રૂપ છે જગતદારનું રોલ હા દુકાને ચાલે તારે લાગે પડે પછી નબળો ચાલે બેગ્રતા પડશે તારે તો સારો નબળો થવાનો ભાવ છે નહીં જેના સભામાં આપેલી તો મૂર્ખ બન્યા આપણે એના સભા એના સભામાં મૂર્ખ બન્યા એક મહારાજ મને કહ્યું હતું પચીસ વર્ષ થઈ ગયું મહારાજ રોજ એકાગ્રતા કરો છે ને તો ધર્મ પામશું કેમ પણ એકાગ્રતા જ રહેશે શનિ વગેરે રહેશે તમને આપણે ખાઈ ખાઈ પછી આરામ કરી પછી પત્તાને એકાગ્રતા રહેશે આખો દળ ઢોકળો હવે જે આ એકાગ્રતા છે લડતી નાખી છે આ છે તે પેલી વખત આ મારી નબળી છે નબળેલી મારી શક્તિ ફરી ગઈ છે મારે આવું નથી કરવું કોને કરવા ધ્યાન કરતા એ પાડાનું પૂછવું છે આકાશ ના રેલું હોય આકાશ ને તમે આ પ્રશ્ન દાદા વધારે ઉપકારી તો એ છે હા દાદા અમે બધા બીજા બધા મૂળ વાત ભૂલી જઈને આ વિગતોને થળને ભૂલી જઈને ડારખાની વાતોમાં પડી જઈએ છીએ અને પછી ગૂંચવાય છીએ ને એટલું સમજી જાય કે બહુ પછી તો આગળ વાંધો ના આગળ દાદા અહીં શુક્ર કેટલે આ બધા હરાવવાનો વેળ આવતો આ વિરાટ ના ઘરથી એને ઉકેલ લાવવામાં આવે વૈષ્ણવ અમને વિરાટ ના કરી છે એમને ઉકેલ લાવે દિવેડો તો લાવવો પડશે ને બધા એ દાદા આપણે ત્રિમંત્ર મૂકીને તો બધાને બહુ સહજ બનાવી દીધા છે ફળ બહુ વાપરતા ચોટી પડી ને શું કહ્યું અઢાર હજાર વર્ષથી ફળ જબરજસ્ત આપશે જાને ખરેખર હકીકત વાસ્તવિકતા છે ભગવાન જ કહ્યું છે કે નૌકાર મંત્ર એ સંન્યસ્ત મંત્ર છે સંન્યસ્ત મંત્ર તો જેને સંસાર લેવા દેવા ના હોય એ એકલો બોલ્યા કરે બરોબર સંસારનો વ્યવહાર કરવો છે અને સંન્યસ્ત મંત્ર એકલો જ બોલવો છે વ્યવહારમાં જોઈએ છે વ્યવહારમાં જોઈએ છે તો ચાલો પડે એવી નથી વાત નહીં હા આપણે મૂકી નવી બીજે નથી સાંભળ્યા આ વાત બીજે ક્યાંય અમે સાંભળી નહોતી કેટલાક તમે બનાવટ કરી બનાવટ નથી કરી આ તું સમજ કે આ લોકાનંત્ર સંન્યસ્ત મંત્ર ભગવાનનો શબ્દ જ શું સંસારમાં ફી છે છોકરીઓ છે છોકરીઓ પઢાવવાની છે ફી કોણ ચડ્યો હોય તો દુકાન ચલાવવાની અને એક બાજુ સંદેશ સંદેશમાં તો એકલું બોલે સાધુને બે છે બધા મંત્રો નિષ્પક્ષપાત અને તે તીર્થંકરો અર્પિત કરેલા હા એ તો આ સાધુ અર્પિત નહીં કરતા તીર્થંકરો અર્પિત તીર્થંકર દયા હતા ને સાધુએ દયા પણ સાધુએ ચાલ આમ કહેવાય તો આમ ભૂલી જાય આમ કહેવાય આમ ભૂલી જાય નમસ્કાર કેમ કરાય વાસુદેવ તીર્થંકરો નમસ્કાર કરતા હતા વાસુદેવ તીર્થંકરો નમસ્કાર કરતા ત્રેસઠ સલાકા પુરુષ નમસ્કાર કરવા કે છે સલાકા પુરુષ છે પૂજ્ય છે લોક પૂજ્ય વાસુદેવ ક્યાં આયા રાવણ ક્યાં આવ્યો હમણાં આવ્યો નવ વાસુદેવ નવ પ્રતિવાર વાસુદેવ અને નવ બળરામ પ્રતિ વાસુદેવ રાવણ કહેવાય જરાસન કહેવાય જો લોકો ખોલ કરાવે છે અમે વડાપ્રધાન વડાપ્રધાન કહીએ છીએ વાંધો આવે ત્યાંથી દોર ત્યાંથી નીકળી ગૃહ ખાતા ના બધાને ગૃહ ખાતા બધાને ના બળરામ છે બલરામ કોણ બલરામ પૂછે છે કૃષ્ણ ભગવાન ભાઈ હતા ને બળદેવજી બળદેવ એ બળરામ કહેવાય અને લક્ષ્મણના જે બ્રધર રામ એ બળરામ કહેવાય લક્ષ્મણ વાસુદેવ લક્ષ્મણ વાસુદેવ રામ બળરામ કહેવાય આવા નવ બળરામ અને નવ રામ નવ વાસુદેવ એ થયા પણ તે કેવા પાછા નવું નવે નવ કેવા એક જ જાતની ડિગ્રીના જુદી માના હોય બાપ એક માય બા જુદી છે ભાઈઓ જુદી માના સમજ અરે એવો પ્રેમ આ જગતમાં કોઈ નુકાય નહીં દે ભાઈઓ એનું નામ વાસુદેવ ને એવું ડિઝાઇન થઈ ગઈ ને આપણે જોઈ જાણીએ વાંચી પ્રતિદાર આપણે એની ડિઝાઇન જોઈ આ તમે રાવણ જોઈ તમે ચીચરે ગઈ વાત સમજે કેમ ના કરે બહુ નાની મોટી નથી સમજાઈ મને ફ્રી પ્રશે જૈના કારણ કે મહાન સાચાર્ય છે મને કે હું ભલે શબ્દો મારો મૂકી કે ને યુનાની માણસ છે પરિણામ તરત જ નીકળી જાય પરિણામ પરિણામ સાથે હું બોલતો હોઉં પરિણામ જગતે એના ભિકારી પરિણામ એટલે દાદા પરિણામ તરત આમ આપણને દેખાય આમ પરિણામ દેખાય નજરમાં આવી જયંતિભાઈ પૂછે છે કે તેસઠ સલાહકા પુરુષ તે જરા એમના સરવાળો નથી મળતો એ કહે છે સરવાળો નથી બેસતો ચોવીસ શિક્ષકો મૂકો બગડે ચોગડે ચોવીસ પાટીને બાર ચક્રવર્તીઓ નવ વાસુદેવ નવ પ્રતિવાસદેવ અને નવ બાર રામ That is 63. સલાહકાર પુરુષ કહેવાય સલાહકાર ત્રેસઠ આમાંથી ઘણા ખરા ચક્રવર્તી મોક્ષે ગયેલા અને ઘણા ખરા તીર્થંકરો ગયેલા કેટલાક થવાની સલાહકાર પુરુષ ને લોક પૂજ્ય તીર્થંકર માન દાદા જૈનોમાં ત્રેસઠ સલાકા પુરુષનો ઉલ્લેખ હોય છે એ ત્રેસઠ સલાકા પુરુષોનો ઉલ્લેખ છે જૈનમાં છે જ સ્વભાવ દશા શું ગુણ આપે તના વાક્ય બધા સંપૂર્ણ હોય તો મોક્ષ આપે સ્વભાવ દશા સો ગુણ આપે ઉત્તર કથારૂપ સંપૂર્ણ હોય તો મોક્ષ થાય સ્વભાવ દિશામાં વિભાવ દશા શું ફળ આપે ઉત્તર જન્મ જરા મરણ આદિ સંસાર અંતે તો લોકોને કામ લાગે નહીં તો માણસ કઈ ગુણો ઉકેલી જવાના પેલા ચાર પગ છે તારે ઉકેલી જાય માણસ એટલી બધી ગુણ ઉચકાય ને તારે બધા અને આ તો રોપ ખીલી જઈને ભરે હોવું પડે અને પાછા લંબ કરો આમ આમ કરે નાસ્તા પાસ્તા જોઈએ માનના ભૂખ્યા નહીં માનના ભૂખ્યા માનના સહન કરવા વાળા ક્ષમતા ભાવે એક રોગ વિષય એકલા રોગ વિષયનો રોગ માન ના નાસ્તો ના મળ્યો કાગળ આટલું બધું એમ કે મળ્યું તારા એક રોગ કેમ રહી ગયો એમ એ રોગને લઈને આ બધું <laughs> રોગને લઈને પડ્યું છે એટલે ગુણ નથી કાઢ્યો એ રોગ એ રોગ માટે શું માણસ ત્યાગ ના કરે બધી ચીજ ત્યાગ કરે બધી ચીજ ત્યાગ કરે મફમાં ના આ બધું ત્યાં ખાવાની બસ ચાલશે ફાંકો ભેગી કરી દઈશું પણ શોખ ખરો એમને એક શોખ છે એમને આવડે મોટી આવા મોટા માણસને પણ શોખ હોય શું શોખ હશે કહો શોખ તો ગદન એના ગુણોની તર્ક રહી ગયો એ ખરો ગુણો મૂકીને આવતો હોય કુંભાર જો અને ગધેડ વખતે કુંભાર એ પાસે આમથી ફટકાર્યા કરે એનું એને ફટકાવવું પડે ફક્ત એટલું નહીં તો લહેરી લોક આ દાદા આપણી પાસે આયા તે પહેલાની થોડા થોડા વર્ણન અમારા બી થતા જાય કઈક હોળી બોળી ગામડા હરગેલી હોય તે હોળી પછી શનિ જાય બોલવી જાય પછી રાખોડી રહેતા એ એના જોવામાં આવે મન કરે ધીમે નામ ચાર ઉપર ચાર ઉપર બધી ક્યારે ક્યારે બધી રાખો દાદા અમને રાખોડી જોતા હતા તારે આરોટતા હતા આપણા દશામાં લાવ્યા ચાલો વિતરાગની આજ્ઞાથી પોર્શીની સ્વાધ્યાય કરે તો શો ગુણ થાય એ પોર્શીની વિતરાગની આજ્ઞાથી પોર્શીની સ્વાધ્યાય કરે તો શો ગુણ થાય ઉપાસનામાં પોર્શી ઉત્તર તથારૂપ હોય તો યાવત મોક્ષ થાય તથારૂપ હોય તો યાવત મોક્ષ થાય પોર્શી સંતારા પોર્શી સાધુ સાધુ સાધુ ઘેરી હોય જી એના સાધુ પણ આરાધે રાતે રે હા હા આચાર પાડે પોહો કે એ સંથાના પોષી આ પ્રમાણે તમારા પ્રશ્નોના સંક્ષેપમાં ઉત્તર લખું છું લૌકિક ભાવ છોડી દઈ વાચા જ્ઞાન તજી દઈ કલ્પિત વિધિનિવેશ તજી દઈ જે જીવ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને આરાધી તથારૂપ ઉપદેશ પામી તથારૂપ આત્માર્થે પ્રવર્તે તેનું અવશ્ય કલ્યાણ થાય દાદા લખી પણ બાધે ભારે બહુ અમે તો આટલા પુસ્તક બધું આપ્યું આટલું આપી દીધું લૌકિક ભાવ છોડી આપી દુનિયા નકશો આપી દીધો નિજ કલ્પનાએ જ્ઞાન દર્શન ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને અથવા નિશ્ચય નયાત્મક બોલો શીખી લઈને સદવ્યવહાર લોપવામાં જે પ્રવર્તે તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી અર્થાત કલ્પિત વ્યવહારના દુરાગ્રહમાં રોકાઈ રહીને પ્રવર્તતા પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જનએ એકાંત ક્રિયા જડત્વમાં અથવા એકાંત શુષ્ક જ્ઞાનથી જીવનું કલ્યાણ ન થાય સાતસો ને નવસો ને અઢાર નો